એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વલભીપુરમાં બેઠા બેઠા હેતવી અને નિષ્ઠા શેટા વાર્તા સાંભળે છે આવો આવો હેતવી બેન નિષ્ઠા બેન સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બાજરાના જાદુઈ દાણા તમે બાજરો જમો છો ને બાજરાનો રોટલો આ વાર્તાનું નામ છે બાજરાના જાદુઈ દાણા એક હતો છોકરો એનું નામ પૂનો પૂનો એની મા સાથે એક ગામમાં રહેતો હતો એમના ઘરમાં એક ગાય હતી ગાયનું દૂધ વેચવાથી જે કમાણી થાય એનાથી મા દીકરાનું ગુજરાન ચાલે હો ભાઈ સમય જતા ગાય તો ઘરડી થઈ અને એ ગાય તો દૂધ આપતી બંધ થઈ દૂધની આવક બંધ થઈ એટલે કમાણી પણ બંધ થઈ ગઈ પૈસા ન આવે ઘરમાં એટલે માએ પૂનાને કહ્યું પૂના દીકરા હવે આપણે ઘર કેવી રીતે ચલાવીશું પૂનો તો થોડી વાર વિચારમાં પડી ગયો હો ભાઈ પછી માને કે મા તું ચિંતા ન કરીશ હું આપણી ગાય વેચી દઈશ અને એમાંથી જે પૈસા મળશે એમાંથી હું કોઈક ધંધો કરીશ બોલો લો પૂનો તો આવો ડાયો હતો આમ કહીને પૂનો તો ગાય વેચવા નીકળો અને ગામે ગામ ફરે કોઈને ગાય લેવી છે કોઈને ગાય લેવી છે પણ ઘરડી ગાયને ખરીદવા કોઈ તૈયાર થયું નહીં ગાય વેચવા નીકળેલો પૂનો ફરતો ફરતો ફરતો ફરતો એક નગરમાં આવ્યો બહુ મોટું નગર હતું અને ત્યાં એને એક ઘરડો માણસ મળ્યો ડોસો મળો એણે ગાય ખરીદવાની તૈયારી બતાવી હો કે છોકરા હું તારી ગાય ખરીદી લઈશ એણે તો પૂનાને કહ્યું હું તને આ ગાયના બદલામાં બાજરાના પાંચ જાદુઈ દાણા આપીશ એ બાજરાના દાણા તું તારા ફળિયામાં વાવીશ એટલા બીજે દિવસે સવારમાં આકાશને અડકે એવડું મોટું ઝાડ થઈ જશે અને એ ઝાડ પર ચડીને તું આકાશમાં પહોંચી જજે છોકરા ઘરડી ગાયથી છૂટવા પુનાએ તો ડોસાને પાંચ જાદુઈ દાણાના બદલામાં ગાય આપી દીધી ભાઈ અને એ તો બાજરાના દાણા લઈને પૂનો ઘેર પાછો આવ્યો ઘેર આવીને પૂનાએ માને બધી વાત કરીઓ માએ પૂના ઉપર એની મૂર્ખતા માટે બહુ ગુસ્સો કર્યો આવા મૂર્ખ થવાય પાંચ દાણા માટે ગાય આપી દીધી તે માં તો ખીજાણી એને પૂના એ પેલા ડોસાની વાત માની અને ઘરના ફળિયામાં પાંચ જાદુઈ દાણા વાવી દીધા બીજા દિવસે ફળિયામાં આકાશ જેવડું ઊંચું ઝાડ ઉગી નીકળ્યું હો ભાઈ હે ને આકાશ ને આંબે એવડું મોટું બોલો નિષ્ઠા બેન હેતવી બેન હા એવડું મોટું ઝાડ ઉગી નીકળ્યું ફળિયામાં અને પૂનો તો તરત જ ઝાડ ઉપર ચડવા લાગ્યો ચડતો જાય ચડતો જાય ચડતો જાય આખરે એ તો આકાશમાં પહોંચી ગયો ત્યાં એ આકાશમાં એક મોટો મહેલ જોયો એ મહેલમાં અંદર દાખલ થઈને બધે ફરી વળો પણ ક્યાંય કોઈ માણસ જોવા મળે નહીં હો ભાઈ એટલામાં એણે સામેથી એક પરીને આવતી જોઈ આ હેતવી જેવી સુંદર પરી હતી હો ભાઈ હા પરી તો પૂના પાસે આવીને બોલી અરે ભાઈ તું કોણ છે અહીં શા માટે આવ્યો છે આ તો રાક્ષસનો મહેલ છે રાક્ષસ હમણાં આવશે તો તને ખાઈ જશે આખે ને આખો પૂનાએ કહ્યું પરી બેન હું તો ધરતી ઉપરથી આવ્યો છું હું બહુ ગરીબ છું મને કોઈ ઉપાય બતાવો પરીએ કહ્યું અરે રાક્ષસ આવવાની તૈયારીમાં જ છે તું મહેલમાં ક્યાંક સંતાઈ જા અને જો રાક્ષસ જમ્યા પછી ઘસ ઘસાટ ઊંઘી જશે તું એના પલંગ પાસે જજે એના પલંગની નીચે એક પથ્થર દેખાશે એ પથ્થરને ખસેડીશ તો ત્યાં તને સોના મોહરો ભરેલી એક થેલી દેખાશે તું એ થેલી લઈને ઝડપથી ધરતી ઉપર પાછો જતો રહેજે ઓ છોકરા આટલું કહીને પરી તો અદૃશ્ય થઈ ગઈ ભાઈ એટલામાં રાક્ષસના આવવાનો અવાજ સંભળાયો અને ધરતી આકાશ આખું ધણધણવા માંડ્યું ધમ ધમ ધમ અને પૂનો તો મહેલમાં બરોબર સંતાઈ ગયો રાક્ષસ મહેલમાં આવ્યો કે તરત બોલો હમ માણસ ગંધાય માણસ ખાઓ માણસ ગંધાય માણસ ખાઓ રાક્ષસે મહેલમાં ફરીને ચારે બાજુ જોયું પણ એને કોઈ દેખાયું નહીં એટલે પછી રાક્ષસ તો જમ્યો અને પલંગમાં આડો પડ્યો ફેડ્યો એવો જે તો ઘસઘસાટ ઊંઘી ગયો એમ નસકોરા બોલાવીને ઘસ ઘસાટ ઊંઘી ગયો હોય તો હવે પેલો છુપાયેલો પૂનો બહાર આવ્યો એ રાક્ષસના પલંગ પાસે ગયો ધીમે ધીમે પલંગ નીચેનો પથ્થર ધીમે એકથી ખસેડો અને ત્યાં તો સોના મહોરો ભરેલી એક થેલી જોઈ એણે હો એ થેલી લઈને પૂનો તો ઝડપથી ઝાડ પાસે પહોંચી ગયો અને ઝાડ પરથી પૂનો નીચે પોતાના ફળિયામાં ઉતરી આવ્યો પાછો જેવો પૂનો આ ફળિયામાં ઝાડ ઉપરથી નીચે ઉતર્યો કે ઝાડ અદ્રશ્ય થઈ ગયું બોલો પૂનાએ મા પાસે જઈને બધી વાત કરી અને એની મા તો બહુ રાજી થઈ એને તો ખૂબ આનંદ આવ્યો એને પૂનાને શાબાશી આપી અને પછી તો ભાઈ માં દીકરો સુખેથી રહેવા લાગ્યા તો ભાઈ આવી આ વાર્તા હતી બાજરાના જાદુઈ દાણા તમે બધા રોજ બાજરાનો રોટલો ખાઓ છો ને આ તમને બધાને મજા પડી હશે આ વાર્તા તમે તમારા ભાઈબંધોને ને બહેનપણીને કહેજો પાછા હો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું આવજો